એ જ ભાવ જે કરુણાનો ભાવ એ જ પેલા આ અહમને ઓગાળી નાખે છે ને એ જ કરુણાનો જે ભાવ આપણે કહ્યું આત્મિક ભાવ જે થાય છે કરુણાનો ભાવ એ જ મારા અહમને ઓગાળી નાખે છે ને હા એ બરાબર અહમ એટલે એ પેલો ગુસ્સા ગુસ્સાની વાત કરે છે ને ગુસ્સાને ઓગાળી નાખે છે એમ કે છે ના ઓગાળી ના જાય હા ઓગાળી ના જાય પણ પેલું તન્મયા કારના છે પોતાની જવાબદારી નથી તન્મયા કારના છે તેના તન્મય આઘાત થતો જવાબદારી તન્મય આઘાત થાય એટલે હિંસક ભાવ નથી એનો શું છે હા બરોબર ક્રોધ એનું નામ કહેવાય કે પાસે હિંસક ભાવ હોય ને તાતો હોય બે હોય એનું નામ ક્રોધ કહેવાય લોભ એનું નામ કહેવાય કે હિંસક ભાવ હોય ને તાતો હોય કપટ એનું નામ કહેવાય હિંસક ભાવ હોય ને તાતો હોય તો માન એનું નામ કહેવાય હિંસક ભાવ હોય ને તાતો હિંસક ભાવ તાતો બે ના હોય એ નથી એ ડિસ્ચાર્જ થવાનું શું આ ક્રમિકમાં તો આ વાત ભભેડ ના હોય એટલે પછી નવું જ લાગે હા એ પણ ના પડે ડિસ્ચાર્જ લાગે હિંમતભાઈ પૂછે છે કે આપે કહ્યું ને કે આસરભાઈને જે ઘરે પણ રસ્તામાં આવતા આવતા સત્સંગનું બધું વાતાવરણ દેખાય સંભળાય પદો ગવાતા સંભળાય દાદા વાતો કરતા દેખાય તો આપણે એનું કારણ કહું કે આ વ્યવહાર ચિત્તની શુદ્ધિ છે હિંમતભાઈ પૂછે છે કે આ વ્યવહાર ચિત્ત એટલે કયું ચિત્ત મન બુદ્ધિ ચિત્ત અહંકાર માનું ચિત્ત છે હા એમાં અને પાછળ અટકાઈ જોશે આ તો બેકમાં જો ને પેલી બાજુ તેથી ભગવાન કહ્યું તીર્થંકર ના ગોત્ર આ લોકો ભરી શકે કેવી ઘણા કયા સારો બધું કેવી રહી કેવી ગાડીના કેવી રહી છે ખબર ધીમે ધીમે કેવી નાની કરાવડા ને કે આ કશો ધન થોડું દવા દે કે છે <laughs> અને આ તો ઉત્તમ માર્ગ છે આ તો જો કદી કામ થઈ ગયું ને બાકી જેટલા બધા શુભ ભાવના માર્ગ છે ને બધા આખા જગતના શુભ ભાવના માર્ગ છે શું છે શુભ ભાવના પછી જૈન હોય કે ગમે તે હોય શ્વેતંબર હોય શુભભાઈ માર્ગ એ બધા માર્ગના દેખાડનારા તે કર્માધીન અને દેખનારા તે કર્માધીન દેખાડનારા શુદ્ધ ભાવ એકલો જ થતો પોતે ત્યાં પુરસાદ શુદ્ધ ભાવમાં જ પુરસાદ શુદ્ધ ભાવના દેખાડનારા અને શુદ્ધ ભાવના પ્રકટ લેનારા પ્રાપ્ત કરનારા એ બધા શ્રી પુરસ્કાર છે એ બધા પુરુષાર્થ અને પુરસાદ એનું કામ કરતા આવ્યો આપણે ચોવીસે કલાક રહી છે દસ વીક વકીલ करें કરે તમે પુરસાદ કરો પાછા ભાડા નથી કોઈ કંઈ ભાડું આપવાનું કહ્યું કે પેન્શન આવી છે ભાડું નક્કી કર્યા પછી પ્લાન બોલતા કોદાદા હું પ્રશ્ન પૂછી રહે સર રૂપિયા મત દે તે ભાડું કે બલે રૂપિયા બલે હો બલે આ ભાડું પર ભાડું કે મગજ ભાડે મગજ ભાડે હવે આખી દુની મગજ ભાડે નહી આ મગજ ભાડે એન પરલોક તો ભગત પરલોક ને માટે પરલોક ના પારકા કામ માટે પરહિત માટે સાહેબ મારે હજી લખવાની શું ભાડું લેશો ભાડું શું લેશો તાર મગજનું રેન્ટ રેન્ટ તાર મગજ હા હું આવું બોલું છું કે છે મારા મગજનું રેન્ટ જતો રહેતો એક કોમ્પ્યુટરનું વ્યવહારની અંદર અમુક પ્રકારના દુઃખો બંને ચિત્તને અહંકારને બધાને હેરાન કરે તો અને આપણે અહીંયા આગળ કહીએ કે શું એનું છે આ પ્રમાણે તમે કરો તો એ એ દુઃખો છે તે બધા જતા રહે ઓછા થાય અને પછી એમાં વિશ્વાસ પણ આવે એમ થાય કે આ બરોબર છે અને પછી ઘેર જાય પાછા એને એ જ વાતાવરણ આવે ત્યારે શ્રદ્ધા જતી રહે એમ થાય કે ના ના આ તો આ દુઃખો ખરા છે અને તેના પર ફક્ત આશ્વાસનો હતા એ વખતે એ માણસે શું કરવું જોઈએ ધીરુભાઈ કહે છે કે આપણે અહીંયા આવીએ સંસ્થાને કંઈ પ્રોબ્લેમ હોય દુઃખો હોય મૂંઝવણો હોય ત્યારે અહીંયા આવીએ ત્યારે આપણી પાસે કે અહીંયા આપણને સારા એવા આશ્વાસનો મળે પછી ઘેર જઈએ ત્યાંનું વાતાવરણ એવું હોય કે પાછા દુઃખો પાછા ચડી રહેશે આ મૂંઝવણો ઊભી થાય એ વખતે એમ થાય કે આ તો ખાલી આશ્વાસનો જ હતા તો આવા સંજોગોમાં આપણે શું કરવું સંજોગો હોય જ નહીં એવા સંજોગમાં જોવાનું જ હોય આપણે એ સંજોગ કોના છે આત્મા અસંયોગી સંયોગી છે ભૂતગલ જોવા જનાર જોવા તો થવા મારી માં રૂપારી થવા બીજા લોકો આનંદમાં મસ્ત હતા શું કારણ સેન્સિટિવ થઈ ગયો સેન્સિટિવ ઇમોશનલ હે ઇમોશનલ થઈ ગયો સેન્સિટિવ થઈ ગયો જોવાની વસ્તુ હોય તો બીજું ના હોય અને બીજું હોય તો જોવાનું ના હોય બરાબર એટલે આ સંસાર જેના જ્ઞાન જેવું છે સુધાર્થમાં થયેલું જેને જ્ઞાતા રસ્તા પર મારા છે એના શું થઈ રહ્યું છે જોવાની જરૂર આ ડ્રામા શું થઈ રહ્યું વિદ્વાનો છે ડ્રામાના એક્ટર કોણ છે કહે જે આપણા એ છે પ્રોફેસર તે ડ્રામાના એક્ટર ધીરુભાઈ ધીરુભાઈ હા તે ડ્રામાના એક્ટર એક્ટર શું કરી રહ્યા છે જોનારને કશું વળતું નથી અને એક્ટર જે છે ને એ સહયોગી સ્વભાવનો છે સહયોગી સ્વભાવ અને આપણે અસહયોગી સ્વભાવ ત્યાં સહયોગ આપણને અડે ને કશું હરે નહીં એવું આપણું વિજ્ઞાન એક ના થાય હોય તો સહયોગીને થાય ને થાય હવે ઇમોશનલ થાય એટલે વેદે શું થાય વેદના થાય વેદે વેદે તમે જોવાની વસ્તુમાં ઇમોશનલ થાય વેદે પછી રડે પછી ભાગી જાય બનવાનું બન્યું દમણાને કર્યું અને ઉપરથી આ બાજુ જે ચરણની જગ્યાએ ઉભા છે આપણા આપણા માર્ગમાં એક જ એક જ ભોળામણે લખેલું ખોટ જાય બીજી ખોટ ના પણ દાદા નાટક જોવે એ વખતે સેન્સિટિવ થાય એ પણ જોવે ને શું કામ નો આ થોડીક વાર સેન્સિટિવ થયો સેન્સિટિવ થાય તેનો થયો એને જોતા તેનો વાંધો નહીં હા પણ એમાંય પણ સેન્સિટિવ થઈ જાય તો તે તો તો તો કઈ થાય જ નહીં ને તો તો અલગ થાય જ કેવું રીતે જુદા રહેવાય જ કેવી રીતે સંયોગ જ નથી સંયોગો સંયોગ સંયોગોમાં આપણું સ્વરૂપ નથી આપણા સ્વરૂપમાં સહયોગ નથી તો જે જે સહયોગ સંયોગ જોયા કરો ઓકે મેં તમને જે આત્મા આપ્યો છે અસંગ અને નિર્લેપ આપ્યો છે ક્યારેય પણ સંગ વાળો ન થાય અસંગ અને નિર્લેપ ક્યારેય પણ લેપાય વાળો તો પછી એને ક્યાં જરૂર છે નિરંતર મોક્ષ સ્વભાવ વાળો સ્વભાવ જેનો મોક્ષ પ્રાપ્ત કરવાનું છે એટલે પહેલું નહીં જાણવાથી આવું થઈ જાય છે પણ જો પૂરેપૂરું જાણીને સમજી લે અને આ પરિચય વધારતા રહે હા તો જે જે અડચણ આવે તો પૂછતા રહે તો અડચણો નીકળતી જાય તો બરાબર જ્ઞાનમાં કશું બગડતું નથી આ માન્યતાઓ વિપરીત માન્યતાઓ એની અસરો થાય છે પ્રકાશ કહે છે કે દાદા એ નિર્લેપ જ પદ આપ્યું છે અસંગત પદ આપ્યું છે તો પછી આ સેન્સિટિવ થઈ જવાય છે શું છે એ હકીકતમાં શું છે જાગૃતિ મન છે જાગૃતિ મન છે જ્ઞાની પુરુષની પાસે વિધિઓ કરવાથી જાગૃતિ નથી જાય જાગૃતિ વધારવાનું આટલું જ સાધન છે બરોબર શ્રીમનભાઈ આમ પૂછે છે સેન્સિટિવ કોણ થાય છે સેન્સિટિવ કોણ થાય છે સેન્સિટિવ જે થાય એ કોણ તે ભોગવે છે તે ભોગવે છે તે આ બુદ્ધિ સેન્સિટિવ કરે છે બુદ્ધિના આશ્રયમાં જાય એટલો શાંતિ થયા કરે ને જગત આખું બુદ્ધિના આધીન છે શું છે અને પાછા એમ પુરસાદ કરીએ છીએ અને બુદ્ધિ જે કર્માનુસારી શું કહું કર્માનુસાર ડિસ્ચાર્જ બુદ્ધિ એમને ભટકાવે છે અને બુદ્ધિ જ પોતે કર્માનુસારી કર્માનુસારી तो कंट्रोल टावर क्या आ जाते कंट्रोल टावर कंट्रोल टावर बुद्धि ये भाव तो हाँ, तो एक ज्ञान एकलू ज पोते स्वतंत्र ज्ञान एक ज તે આત્માનું સ્પષ્ટ વિજ્ઞાન વિજ્ઞાન જ્ઞાન વિજ્ઞાન તેનું નામ કહેવાય કે છે હરેક પ્રસંગમાં હાજર થાય શું કહ્યું મુશ્કેલના પ્રસંગ હોય કે દારા પ્રસંગમાં હાજર ના થઈ જાય વખતે પણ મુશ્કેલી બધા વચ્ચે હાજર થાય બરાબર જુએ છે લોકો અને આમ કેવું આમ થઈ ગયું જોવાથી કે એને અડે રડતું નથી પણ પોતે સેન્સિટિવ નહીં પરિણામ પામે દેખાય તો જોતા હોય તો જોવામાં કશું તને અડતું જ નથી પરિણામ પામવું છે એટલે તું તિબેટ થઈ જવું છે આમ તને શું કરે એનું કારણ બુદ્ધિ છે બધું બુદ્ધિ જ ના બીજી પણ મોટી ઓરી જબરદસ્ત હોય પાવાગઢ જઈ એ જોવાથી કે જાય માણસ મય હાથ ગાલ જાય હાથ ગાલ <coughs> જોવામાં કશું અડે નહીં એવું જ્ઞાતા દ્રષ્ટા છે આત્મા જગતમાં કોઈ ચીજ ના અડે અસહયોગી હોવાથી કોઈ સહયોગ અડે નહીં અસહયોગી નથી ઉત્તમ સહયોગી થવાનું છે અને બહુરૂપી થવાનું કેવું છે બહુરૂપી આમ સરસ મોડું હોય ગંદાવ દે આમ શું કરતી તું આમ ગયું બહુ ઊંચી આપણે એ પણ જોવાનું ફૂલોથી ભરેલો બગીચો હોય અને આનંદિત થાય એ પણ જોવાનું ફૂલથી ભરેલો બગીચો હોય તો પ્રફુલ્લિત થાય ને મન એ પણ જોવાનું જ ને પછી માલિક શું કરતા હતા દાદા યોગ માં બધું એમ જ કરે છે ને આ યોગ એ તો જ થયું ને યોગ થયો સાહજિક હા અહંકાર સાહજિકતા બહાર પડવાનું મોમ શું કહે છે એને દુઃખ થતું હોય તો પણ દુઃખ ની લાગણી થવાનો જ બહાર દેખાવાનો દે દેખાવાનો પ્રકટ ના થવા એનો પ્રમાણે થાય લોકો પેલા લોકોને ખોટું લાગશે આપણું જ્ઞાન મને ખોટું લાગશે કે જ્ઞાની પુરુષ તને પાસ થાય લોકોને આવી આવી ગાળો દેતા ઠેખાડા માંગતો બીજી જોઈશ નહીં કે શું કે બીજું જ્ઞાની નહીં અને તું જોઈ નહીં સંયોગાધીન છે કે છે શું કહે છે સંયોગાધીન તું અસંયોગ જો એના એક છે કે તેત્યાસ તેત્યાસ ઘણી બધી ઝીણી વાત સવારે પણ કરી આપે મહાવીરને ખીલા ખોલ્યા અને જો બૂમ ન પાડી તો અહંકાર છે આ તો એવી ઝીણી માર્મિક વાત છે દાદા ઘણા કોળી વાઘરી જે કહેવાય છે બહાર રાજપૂતો એના ઘણા દ્રષ્ટાંત હમણાં હરિન્દ્ર હરિન્દ્ર દવે હરિન્દ્ર વ્યાસ ને હરિન્દ્ર દવે આપેલા કેનો પગ કાપ્યો તો બૂમ ના પાડી ના ઓપરેશન કરાવ્યું ગેસ વગર કરાવ્યું તેજોસિંહભાઈએ એમ કરાવ્યું થાંભલાભાઈએ પગ લોકોને કહ્યું હતું કે પૂર્ણકાય છે અને ભરી ભર્યા જો અહંકાર ના એ તો દાદા હલી જાય એ લોકો બૂમ પાડે ને એ સંભળાય ને તમારે ઢોલ ત્રાસા વગાડે એટલા હા એટલા માટે એક વાર મેં મારા કાકા પ્રમાણે બાકી પત્તો પાયો હતો પણ આ બિલિયન તમે આપશું આમ આગ ખાધેલો છે કારણ કે હવે દિવાળી ભેગાડી બે એક દિવાળી બે કાર ભરી લાગે બે દિવાળી હજી રહ્યા સમજાયા મારો ભાઈ પછી ખોટલો થયો હતો ને દાદા હે ખોટલો થયો ખોટલો થયો કે ખોટલો થાય તો જોઈ લીધી અહંકાર શું ના કરે શક્તિઓ અહંકાર થયો બધો ભોગવી શકે અને દાદા બુદ્ધિ પ્રકાશે કહ્યું કે બુદ્ધિ પ્રકાશ સેન્સિટિવ થઈ જાય છે શુદ્ધાત્મા પદ મળ્યા પછી બુદ્ધિ શુદ્ધાત્માએ જોયું કે આ બુદ્ધિ પ્રકાશ સેન્સિટિવ થયા બુદ્ધિ પ્રકાશને એવા ઉદય આવ્યા હોય કે બહુ સેન્સિટિવ થઈ જાય તો એમાં બુદ્ધિ પ્રકાશની જાગૃતિ ન હોય એવું કઈ નહીં સામુટી જાગૃતિ તો એને જોયું ના જાગૃતિ બહુ સુંદર હોય જાગૃતિ હોય અને એને જોયું કે બુદ્ધિ પ્રકાશ ને બહુ ભારે ઉદયમાં આવ્યા છે અને બુદ્ધિ પ્રકાશ જે સેન્સિટિવ થાય છે એટલે એને જાગૃતિ કહી છે દાદા દાદા જગત કિશોરે પૂછ્યું પણ જો એનો સ્લીપિંગ પર પાર છે ને જ્યાં લપસવાનો જગ્યા ત્યાં આગળ જાગૃતિ રહેતી નથી આ બધાને શું કહ્યું તો મજબૂત પણ આશે અમુક જગ્યાએ બહુ મજબૂતી જાગૃત રાખે પણ જ્યાં સ્લીપિંગ એને જે લપસવાની જગ્યાઓ છે ને ત્યાં આગળ નહીં રહેતી શું કહ્યું દાદા શુદ્ધાત્મા પદ મળ્યું છે નિર્લેપ શુદ્ધાત્મા પદ ની લક્ષ પ્રતિ બેસાડ્યા છે ત્યારે એ તો જોયા કરે છે પોતા બુદ્ધિ પ્રકાશ ના જોઈ શકે લપાસ થાય જગ્યા બીજા બધા લેપશો લેપશો બુદ્ધિ પ્રકાશ લેપશો એ પણ કર્મ છે હા ભાઈ કર્મ છે પણ ત્યાં આગળ ના લક્ષ્ય તો ભાઈ એને લાલચ આજ્ઞામાં રહેવો ન હોય તો થાય હા આજ્ઞામાં રહી શકે ને લાલચ છે જ્યાં સુધી લાલચ છે બરાબર લાલચ હોય આત્મા એકાકાર થઈ એટલે અંદર બહુ પુરસાદ કરે જરૂર આમ બધી રીતે મજબૂત રહે દાદા મને માફ કરજો હું ન સમજો બુદ્ધિ પ્રકાશને એવા સિચ્યુએશન અગાઉનો માલ ભરેલો છે માલ માલ ભરેલો કરો પણ હજુ એમાં લાલચ રહી ગઈ છે ને એ લાલચ મારી નાખે શું એટલે અમે ચેતવણી આચાર કરીએ અમુક અમુક માણસો એ ચેતવ ચેતવ બાકી મજબૂત છે માણસ પણ આગળ આવી શકે નહીં ભાઈ તો લાલચ નીકળી જાય તો પછી આગળ આવી શકે ને હા નીકળે પછી કાઢતા કાઢતા બહુ ટાઈમ જાય લાલચ નો જગ્યા આવે ને તો એ પોતે જ ભમી જાય એને કાઢવી છે દાદા કે છે મારે કાઢવી છે લાલચ નહીં બધી આ ટેવ કાઢવી છે બેઠા બેઠા નીકળશે ભોગદાર પણ એકદમ કોઈ નીકળે ને એ હેલી વાત નથી એ અમુક અમુક માણસોને છે બીજે બધા ને બધા ને દાદા જાણે દાદા જાણે હવે ઓળખીએ બધાને નહીં તો સુગંધ આવે માં શું થાય સુગંધ આવે લાલચ છૂટી જઈ હું સુગંધ આવે લાલચ છૂટી સુગંધ આવે બુદ્ધિ પ્રકાશ પૂછે છે દાદા કે આજે લાલચની વાત છે એ આ જન્મની છે કે આગલા ની છે એ તો આગળની જન્મ છે આ જન્મ માં જતા જતા ભમી જાય છે કે ભમી ના જાય ત્યારે લાલચ છૂટી પડે ગમી ના જાય ગમી ના જાય એવું બધે ને બહુ આતા હે કાટ બહુ જબરજસ્ત કાઢ્યો બધી એટલે અહીંયા આયા કરે છે એમ કરતા કરતા ગલતી બહુ કરે શું નહીં તો સુગંધ ઉધી જાત નહીં આવે ને કશું વરે નહીં આમાં હા દાદા જગત કિશોરભાઈએ કહ્યું પૂછ્યું કે આ ભક્તિ કોણ કરે છે ભક્તિ ભક્તિ કોણ કરે છે ભક્તિ કોણ કરે છે જગત કિશોરજી પૂછે છે કે આ ભક્તિ કોણ કરે છે કોની ભક્તિ દાદા ભગવાનના અસીમ જે કાર હો એ બોલે છે આ પ્રજ્ઞા શક્તિ કેમ દાદા નો છેડો આવશે લાલચુ નો છેડો નહીં આવે દાદા આવું જ્ઞાન મળ્યા પછી લાલચુ રે આવું જ્ઞાન મળ્યા પછી લાલચુ રે બધું સુખ વર્તે એવું સંપૂર્ણ સુખ વર્તે એવું એ ડિઝાઇન જુદી જાતની છે એટલે બહુ એમાં તમને સમજ ના પડે હું માનું આખી ડિઝાઇન જ જુદી દાદા હું વાત કરું મનાણામાં અંગારિયા પીરના દર્શન કર્યા પછી દાદાએ આવીને પૂછ્યું કોણે દર્શન કર્યા તો પ્રાણલાલે કર્યા બરોબર બરોબર બરોબર એટલી જાગૃતિ રહી એટલે બહુ થઈ ગયું પછી ફરી પૂછો બીજો પ્રશ્ન પૂછો કે પ્રહલાદને આ નક્કી કરવાની જરૂર શું હતી તારે હું કહું કે ને કોણ તો એની પર રાજ નહોતો કર્યો પણ દ્વેષ તો કર્યો તો આ કામનું જ નહીં શું એટલે નિવેડો કલાવો જ પડે ને જ્યાંથી અહંકાર હતો કતો કલાક કતો દ્વેષ નિકાલ કરવા માટે જ અમારા બધા કે ત્યારે શું કરવું શું એ કરીને જબરજસ્ત અહંકાર ઉભો કરે તો વાંધો નથી જો માગીને અહંકાર ઉભો કરે અને અહંકારથી કાઢી નાખે તારે એ નીકળે ને એમ જેમ તો સહજ થયેલું નીકળે કેમ કરે અહંકારથી કાઢી નાખે તારે ફરી પાછો અહંકાર જોવો પડે પાછો પણ કાઢી નાખીને પછી તો બહુ આ તો તોફાન છે તો જવા દે બહુ ઊંડા ઉતરવા પણ આવડું ડોસું ગમે તેને ખેંચતા જઈએ તો તો આપણે હાથે ખેંચી જાય ડોસું કે ખેંચી જાય શું આપણે હવે હાથ હવે ખેંચી જાય લોખંડ પકડી રાખ્યું એટલે આપણે હાથ હવે ખેંચી એ કુસંગનું બધા અંદર કુસંગી જબરદસ્ત કુસંગી માણસ જેનું મોઢું જોવામાં ગમે નહીં શું કરું એવા કુસંગી માણસ શું કરું એટલે અહીંયા આવ્યો છે તું કેટલા આવશે એને પુરસાદથી માણસ પુરસાદથી બોલું પુરસાદમાં કાચો નથી પણ શું થાય ફસાઈ ગયેલું રૂમમાં પડેલો માણસ પોતે છૂટો છે એવું જાણે છે છતાં બહાર નહીં તો શું કરે પોતે છૂટો પણ બને છે તો નીકળાય એ શું કરે બારીઓ બધી બહાર જોઈએ ખરું તો નીકળાય ને એમ થયું પ્રયત્ન આવ્યો છે પ્રયત્ન પ્રસાદ બહુ મજબૂત છે આ સાથે પ્રાણલાલભાઈ નું મન શું કરી રહ્યું છે બુદ્ધિ શું કરી ચિત્ત શું કરી છે આ પ્રાણલાલભાઈ વર્તન શું કરી છે પ્રાણલાલભાઈ સમયે સમયે શું કરી રહ્યા છે એવું જોયા કરું બસ એટલું જ જોયા કરું મહાવીર એક જ પુત્ર જોતા હતા પોતાનું બીજું કશું બીજું જોવા જેવું કશું છે જ નહીં ને જ્ઞાતા જ્ઞેય ને દ્રષ્ટિ એ જોવાનું જાણવાનું છે અને આપણે જ્ઞાતા દ્રષ્ટા છીએ દાદા ભગવાન ભગવાનને જોવા જાણવાના ન હોય હે ભગવાનને જોવા જાણવાના ન હોય ભગવાન પોતે જ ભગવાન તો શું જોવાનું પણ બીજા પણ બીજા ભગવાન જ ને દાદા એ તો માનવાથી તે રૂપ થતા જઈએ એટલા માનવાનું એ જોવા જાણવાનું શું પૂતગલમાં તો જોવાનું જોવા જાણવાનું પૂતગલમાં હોય જો જોનાર દાદા કહે છે દિવ્ય ચક્ષુથી જોવાનું હે દિવ્ય ચક્ષુથી જોવાનું જોવાનું જોવા જાણવાનું જે છે ને એ બધું પૂતગલ દિવ્ય ચક્ષુ દિવ્ય ચક્ષુ શું જોવે હે દિવ્ય ચક્ષુથી શું જોવાય દિવ્ય ચક્ષુ આત્મા જોઈએ તો આપણે દેખાડ્યું છે તે હા એમાં કઈ બહુ મોટી વસ્તુ નથી હવે તો એ તો રિલેટિવ વસ્તુ છે શું છે રિયલ રિયલ રિલેટિવ બે જુદી પાડી પણ હવે તો પોતે પરમાત્મા થવા બેઠો શું ઇન્ટિગ્રેટેડ સ્થાપન થઈને પોતે આગળ વધવા માટે શું અને અંદર સુખ વર્તે છે તે સાચો આત્મા તેટલો આનંદ વર્તે છે એ સાચો આત્મા શું જ્ઞાન આધાર હશે ને બધી વાતો હા દાદા ઠીક ઠીક રીતે એટલે એમ જો હું આ હિન્દુસ્તાન કોઈને રહેલું નહીં આ તમે કહી દીધું કપાળ દેને રહેલું નહીં એ થોડી વખત ડીમ થઈ જાય તે પછી કે કે અંદર આનંદ છે બહાર ચિંતા છે શું કહે તો કૃપાળુ એકલા જ મોટા થયા છે આ બીજા બધા આ આમાં તો માનવું જ નહીં આમાં વેદાંતમાં કશું માનવું જ નહીં એ તો વેદાંત ભાષાનું છે શું છે દાદા ચિંતાના એવા કોઈ નિમિત્તો આવે તો પણ એ ચિંતા પેલા ને પ્રાણલાલ ને થાય છે થતી હોય તો એને થાય મામૂલી થાય ના એ વાંધો નહીં પણ એ થાય વધારે થાય છે આપણે જાણીએ તે બસ તો નહીં આવડો મોટા ધંધા લઈને બેસું ત્યારે ક્રમિક માર્ગમાં ફૂટકલ બધા છોડે પરિગ્રહ તાર પહોંચરો દાદા એ જ મોટો ઉપકાર છે કે ગમે તે અત્યારે પણ એવા સંજોગો ઉભા થયા દાદાને મળ્યા પછી તેર મહિનામાં કેટલીય વાતો આવી ગઈ ઇન્કમ ટેક્સ નો તેર પાનાનો કાગળ આવી ગયો એનો પંદર પાનાનો નીકળી પણ આ તો અખંડ વિજ્ઞાનની બલિયારી છે આટલા આટલા મોટા ધંધા હોવા છતાં સ્ત્રી હોવા છતાં છોકરો હોવા છતાં જો જાહો દલારી જો ભય અબુ દુડાડી પેલું અડાદાટ નિર્ભય પદ ને વિતરાગ પદ એ બે જાણવા જેવા તો જેવું હતું આવી ગયો બાકી કઈ કઈ વિશેષતા હોય તો આ જૈનો મળશે બાકી આ વેદાંતમાં કઈ વિશેષતા પણ નહીં બધું એનો શુદ્ધ આંતર કરીને તેની બધી આ બધું થાય તે પણ માનસિક બધું સમજ પડે ને માનસિક સારા માણસો બે ઉત્તમ પુરુષો થયા એક રમણસિંહ અને એક રામકૃષ્ણ પરમોસ અને પેલા એક રામ હતા રામતીર્થ કરીને તે ઉત્તમ પુરુષ બોલવાનું કશું હોય નહીં બોલવાનું જે હોય ને ભિખારો કહેવાય સર્વસ્થ તીર્થંકરો <coughs> પણ આ સંસારમાં છોડીને ભાગી ગયા ત્યારે શાંતિ થઈ ગયા તો બીજો કોણ કયો ભાઈ રહી શકશે કે સંસારમાં કોઈ કુદરતી અસર વિજ્ઞાન એનો લાભ પૂરો પૂરો કરી લેવો ફરી ફરી આ મળતું નથી જોઈ લીધું અજાણ અણજાણ મારે જોવા જવાનું કશું બાકી રહ્યું નથી શું કહ્યું આ દુનિયામાં કોઈ ચીજ ખપતી નથી મને એવી કોઈ ચીજ હોય તો મને ખપતી નથી શું તો આ લાલ કઈ બોલો કઈ તમે શું સર્વ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ પછી ખોળવાના હોય છે અત્યારે જે ખોળે છે ને એ પાછલા પર્યાયો છે ને પાછલી માન્યતાઓ બધી રોંગ બિલીફો આ સંસારમાં કોઈ ચીજ એવી નથી જે રાઈટ બિલીફ હોય શું કહે રાઈટ બિલીફ પોતે શુદ્ધ આત્મા છું એ રાઈટ બિલીફ બીજી કોઈ રાઈટ બિલીફ છે નહીં અત્યારે અને રોંગ બિલીફ તો એ તક પહેલાં પહેલાં હું શું નામ બોલી ગયું પ્રાણલાલ એ જ પહેલી રોંગ બની શરૂઆત થઈ નથી બિગિનિંગ ઓફ રોંગ બની એટલે ફરી ફરી અવસર ના આવે એટલા હરો ચેતે છે ફરી ફરી આ નહીં બને તો શું નહીં તો પછી મહેનત કરશો તપ કરશો તપ કરશો કશું વાળશે નહીં શું કરશો મારે તો પછી એના શું કરવા મારવા કે મારે ભરાય કોઈને મરાય ખરું છું એ જોડવાનું છે કશું દાદાની ભક્ત આજ્ઞા પાડવાનું ધંધા છોડ્યા કરે કરો ભાઈ અને કૃપાળુદેવ તો નિવૃત્તિની જ વાત દરેક વખતે હતી કૃપાળુદેવની તો વાત બધે વખતે નિવૃત્તિ માટેની હતી સંસાર માંથી એ દુકાનમાં બેસતા તે કડવું છે શું કરે પ્રાણલાલજી બુદ્ધિશાળી અને પેલો બુદ્ધિ કરતા બુદ્ધિશાળી શું જ્ઞાન બધું આખું રહે પણ બુદ્ધિ કરે ટાઈમ ઉડી જાય શું થાય ઘણો પસ્તાય તો શું આત્માનું જ્ઞાન હું કહ્યું ને જ્ઞાન બધું હાજર રહે છે પણ બુદ્ધિ નું જ્ઞાન હા મારા જેવું દેખાય બધું એમાં ફેરફાર ના દેખાય ખાલી રાય જાય આ છોકરા ખાલી રાય ખરા નહીં પૂછે છે કે બુદ્ધિથી સમજેલો હશે બુદ્ધિ જ્ઞાન એટલે બુદ્ધિથી સમજેલો હશે પ્રગટ થયું બુદ્ધિ જ્ઞાન બીજી ખરાબી રહી ને એટલે જ્ઞાન ઉભું ના થાય ને માં મુશ્કેલી છે ને કોઈ મિનિટ સુખમાં પડ્યું નથી જ્ઞાન લીધું થઈ આનંદ શાંતિ રહ્યા કરે પ્રતાપથી જ્ઞાન એડ્રેસ કરે ને શાંતિ રહે પુરસાદે ભાગે રાત દાડો આવ્યો છે થઈ ગઈ ખબર અમે તેથી જાણીએ કેમ સુધારે સ્વરૂપમાં હોય તો એને એ વખતે કોઈ જ્ઞેયની જરૂરત છે આત્મા સ્વરૂપમાં હોય ત્યારે જ્ઞેય તો ન જ હોય ને કંઈ જ્ઞેય તો કઈ હોય જ નહીં ને આત્મા સ્વરૂપમાં હોય ત્યારે એને કોઈ જ્ઞેયની જરૂર હોય જ નહીં ને જ્ઞેય જ્ઞેય જ્ઞેયની જરૂર હોય જ નહીં ને કે આત્મા જ્યારે સ્વરૂપમાં હોય ત્યારે ના એમ વાત છે દાદાજી કે આત્માનો આત્મા એટલે જ્ઞાન સ્વરૂપ છે હવે જો જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાનને જ્ઞેય જોઈએ એમ કે એવું ખરું જ્ઞાન હશે જ્ઞેય જોઈએ જ્ઞાન હોય એને જ્ઞેય જોઈએ ખરું એ તો હોય જ જ્ઞેય વગરના જ્ઞાન ઉભું ના રહે હવે જ્ઞેય વગર જ્ઞાન ઉભું ન રહે તો આત્મા સ્વસ્વરૂપમાં હોય આત્મા સ્વસ્વરૂપમાં હોય તો જ્ઞાન સ્વરૂપમાં હોય ખરું આત્મા સ્વસ્વરૂપમાં હોય એટલે જ્ઞાન સ્વરૂપમાં હોય તો પાછા એને જ્ઞેય હોય એમ એટલે પ્રશ્ન એવો છે કે જો આત્મા પોતે સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપ હોય પોતાના આત્મભાવ સ્વભાવમાં સ્વ હોય ત્યારે એને જ્ઞેય જરૂર ખરી આત્મા રહે જ નહીં સંબંધ છે આત્મા છે છે નક્કી જ ના રહે આત્મા જ્ઞેય સિવાય કોઈ જગ્યાએ સિદ્ધ સ્થાનમાં ના રહે જ્ઞેય ને દ્રશ્ય ને સાથે જ રહે એકલો રહી શકે નહીં સિનેમામાં જોવા આવનાર માણસ મેં યાદ લખેલું શું જોઈએ પછી દાદાજી જ્ઞાનમાં જ્ઞેય ઝળકે છે આપણામાં કહેવાય છે કે જ્ઞાનમાં જ્ઞેય ઝળકે છે જ્ઞાનમાં જ્ઞેય ઝળકે છે જ્ઞેય ન હોય તો જ્ઞાન એમ ન રહી શકે ના ઉડી જાય અરીસો તો રહે છે દાદાજી જ્ઞેય પસાર થઈ જાય તો અરીસો તો રહે જ છે અરીસામાં અરીસામાં જ્ઞેયો ઝળકે છે જ્ઞેય ચાલ્યા જાય તો અરીસનો તો એનો પ્રકાશ તો છે જ એ અરીસાને રે વર્ણન ના રે રહે હવે આત્માના જ્ઞાન સિવાય બીજા ગુણો છે એ તો રહે ને ના એ કોઈ ના મુખ્ય ગુણ જ અજ્ઞાતા એ તો જ્ઞાન સ્વરૂપ જ છે સુખ સિદ્ધ સ્થિતિમાં એ એક જ્ઞાતા ને દ્રષ્ટા ને શું જોઈએ ત્યાં ધ્યેયો નથી એક ત્રણ વાર બાકી નહીં તેવું કર્યું ચોવીસ નિરંતર ચોવીસે કલાક એ કઈ ઓછું ઊંઘવાનું હતું તો આપણે ઊંઘી જઈએ ત્યારે આત્માને જ્ઞાન ન હોય આપણે અહીં ઊંઘી જઈએ અહીં અત્યારે આપણે ઊંઘી જઈએ ત્યારે આત્માને પછી જ્ઞાન ન હોય નહીં ના પૂછું છું એમ મારે જેવું ઉગાડી નાખે બંધ રાખે જાગ્રત બંધ રાખે જાગ્રત આ ઊંઘમાં આપણે સ્વપ્ન જોઈએ એ તો નહીં થાય ને પાછું ઊંઘમાં જે સ્વપ્ન જોઈએ છીએ તો બેસે

જગતના લોકોને આત્મા પ્રગટ નહીં થયેલો કારણ મેઘ નાતા નથી મેઘ દ્રશ્યો નથી ને જગતના જીવન ધ્યેય દ્રશ્ય છે ને એટલું છે એટલે મારી આ સમજણમાં ઊંધું પડેલું આ વાસ્તુ અમે કાનજી સ્વામીમાં કે તું તારા સ્વરૂપમાં જા પછી તારે શું લેવું